જાતિ તરીકેનો પોતાનો અહંકાર ગવાય છે સોનું લોખંડ કેવી રીતે થાય શકે એટલે જે અત્યારે કોમ્યુનિસ્ટ કેળવે છે ને એ ખાલી એમની વિભાજન છે કોમ્યુનિસ્ટ થઈ કેવી ઇન્ડિયા નો માણસ ઇન્ડિયાના કોમ્યુનિસ્ટ કેવી રીતે થઈ ગયું એ પોસિબિલિટી કેવી રીતે માનવામાં આવે થયા તો છે આંતરિક ગુણો કોમ્યુનિસ્ટ હોવાથી એમ નામ કોમ્યુનિસ્ટ ઝંડા ચાલનાર આપડા બધા લોકો હેડો નથી હાલતા હોર બધા ચાલ નહીં હા તો વેપારી મળતા હોય ચંદો એનો લઈને પણ ફર્યો એટલે કોમ્યુનિસ્ટ ના થઈ જાય કોમ્યુનિસ્ટ તો એક ભાઈ આંતરિક ગુણો વાળી એટલે અંડર ડેવલપ પ્રજા છે શું છે અંડર ડેવલપ હા આવી ફૂલ્લી ડેવલપ પ્રજાને આમ કોમ્યુનિસ્ટ કરી શકો is it possible under develop પ્રજા છે એટલે જ પોસિબલ છે કારણ કે what is communism from each according to his ability to each according to his need આપડે ડેવલપ છીએ આપડે એટલે કોમ્યુનિસ્ટ ના થઈ શકીએ એ એક જાતનો આપણો અહંકાર છે કોમ્યુનિસ્ટ શેને અહંકાર ના કહેવાય આપણે સ્વામી છે કે આપણે આમ છીએ એને અહંકાર ગણાતો નથી શું કહ્યું અહંકાર તો હું કરું છું હું કરું છું એવો ભાવ હોય એટલે પોતાનું વર્ણન છે શું છે પોતાના વર્ણનમાં અહંકાર હોતો નથી એટલે આ પ્રજા કોમ્યુનિસ્ટ કેવી રીતે થઈ શકે એ કોમ્યુનિસ્ટ દ્વારા મનમાં સમજે છે કે આ પ્રજાને પચીસ પચીસ લાખ રૂપિયા આલો તો એ કોઈ વધેલું નથી રૂપિયા ખાઈ જવા હતા તેનાથી ખોટી ફ્લાઇટ તમે શબ્દ જે ભોગ અને ભોગી જયારે દાદાએ સમજાયું તો મારો એક પ્રશ્ન ઉઠ્યો જે મેં કંઈક વાંચ્યો છે એના ઉપરથી કે ભોગ અને ભગવાન શબ્દ કોઈ સંબંધ ખરો કે નહીં એ પૂછવાનું કારણ એ છે કે સંસ્કૃતમાં આ શબ્દ ભગવાન શબ્દ પર મૂળ ભગ શબ્દ ઉપરથી આવેલો છે અને એનો અર્થ હું જે રીતે સમજુ છું એમાં યાદ છે મને ત્યાં સુધી ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એવો અર્થ થાય શું કે છે હવે જો સવાલ જરૂર ન લાગતો હોય તો જવાબ ની આપણે વાંધો નથી ભગવાન અને ભોગ એ શબ્દ કે કઈ સંબંધ છે ભગવાન ભોગ ભોગ ભગ ઉપર ભગવાન થયું છે તો કે આ ભોગ શબ્દ ને કઈ ભગવાન જોડે સંબંધ છે આડું છે અને એને આ ની વાત છે અને એને બહુ અગત્યનું ભગવાન કઈ લેવા દેવાના ભોગ અને કઈ લેવા દેવાના આવે છે ને દેવ છે એ જ ભાવના છે એ જ હાથી મળે ને હૈદરાબાદ જવું મહાવીર દેખે તો થોડા હાર ઉભા જુદા પડી ના તો જુદા પડવાનું છે તો બધું જેવું ના થાય અહીં બધી હે ગઈ દાદા ની હે તો ગઈ રાગ દેશ ની હે આ શેની હે હમ ચાલો તાવ ચડે તે જાણે ને આ મારી વસ્તુ નો મારી વસ્તુ નો જાણે અને તેને મારી વસ્તુ જેવું જાણે છે તેને દુઃખ કેટલું હોય તેને વધારે ત્યારે એટલે મારી કહી ને તારી આ બીજી કહી એને જે જાણે છે તે આત્મા જાણે છે તે આત્મા એ આત્મા કયો છે મારી આ મારી ને આ બી એવું જે જાણે છે તે આત્મા છે અને તે તમે આત્મરૂપ થઈ ગયા શું કે તમે જાણો છો કે આ નોય મારું એક માણસ ને કે છે આખું ગામ ડૂબી ગયું કે છે પેલો કે છે મારી જમીન જમીન બધું થઈ ખેતર બેતર બધું તણી ગયું ડૂબી ગયું ઘર બરાબર તો પછી એક છે ત્યારે તપાસ તો કરીએ તપાસ કરે ત્યારે પોતાનું ઘર અને જમીન ડૂબેલ ના હોય એટલે કે મારું કઈ ડૂબ્યું નથી કારણ મારાને તારાને ઓળખાણ જોઈએ આમચા અંતે ઓળખાણ જોઈએ તે ઓળખાણ તો ઉપાડી દઉં નહીં પડશે પેલા જરાક અથડામણ થઈ હોય તો મારું ગયું બધું એમ કેતા ને હતી કેટલું રસીભાઈ આવો રસીભાઈ આવી બધું અનુકૂળ આવ્યો છે ને ચાલો આમ તો ચોપડે તો અમારા ભાગીદાર કહે ને પાસ એની છે પંદર વર્ષ પર એક ચાર હજાર રૂપિયા રકમ છે મારા ખાતે જમીન કરી ને કોઈ કારણ થયેલી હોય બધું બાર હજાર ની છે બાર હજાર બાર હજાર ની છે એમ ના હું માનો નહીં આ રકમ આ રકમ છે છે રકમ ઉપલબ્ધ રહેતો એટલે ચાર હજાર ઠોકી ગાલ્યા એટલે ઇન્કમ ટેક્સ એક્સપર્ટ હતો ને તે જઈને કે છે સાહેબ આ એમ પટેલ કોણ છે ઓળખો કે છે ઇન્કમ ટેક્સ એક્સપર્ટ હતો ને ઇન્કમ ટેક્સ એક્સપર્ટ હતો તે સાહેબને જઈને કહ્યું કે આ એમ પટેલ કોણ છે ઓળખો છો શું છે આરતી થાય છે હું દર્શન કરવા જઉં છું હે તમને શું કેવાય શું કે છે કે આ એમને એમને ખાતે આ પૈસા એમની વાત વાતને જુદી માની ગયા છે ના એ તો હું દર્શન કરવા આવી જ છે પણ આ ચાર હજાર રૂપિયા મેં હિસાબ છે એને એનો દોષ નથી એ શું કરવું જે એનું સુધારી શકે એ મારું બગાડી શકે એનું સુધારી શકે એ એનું પોતાનું સુધારી શકે એ મારું બગાડી શકે પછી એનું સુધારી મારું એ શક્તિ કેવી ભાઈ પોતાનું સુધારી ના શકતો આપણું બગાડી શકે ના ના બગાડી શકે અને એનું એનું સુધારી નથી શકતો એની સત્તામાં જ ત્યાં છે દાદા આ તો આ તો અહીંની ભાષા વાપરીએ છીએ અહીંની ભાષા અહીંની ભાષા એનો જવાબ જોડે ચેતન એનો પોતપોતાના સ્વભાવમાં રમણા આ ડખો કરે એ આમ ચાર એ આમ ચાર એ આમ ચાર એ ભાતી બૈરી બનેલો તે આમ ચાર હમણાં દાદા ત્યાં એ વધારે ચાલ્યું છે હવે બહુ ચાલ્યું છે ત્યાં હવે વધારે ચાલ્યું છે આ બધું ત્યાં અત્યારે વધારે ચાલ્યું છે આમચા તુમચા વાળામાં વધારે ચાલ્યું છે આમચા તુમચી નું સર મારે ખાય ને એવું કેવા ચોક્કસ બધા વ્યવહારમાં ચોક્કસ માણસો બેસનારા તમે આ ચોક્કસ આખો જાણું સર્વાંશ રીતે જાણું અને આ મને આવડતું નથી એ શું કહેવાય આ જ્ઞાન આવડતું આત્મજ્ઞાન તમારે નહીં ના દાદા આ પર છે આ અનાત્મ છે આ આત્મજ્ઞાન ની અંદર આ સમય સબ્જેક્ટિવ સબ્જેક્ટ સબ્જેક્ટિવ માટે આ સબ્જેક્ટિવ જ્ઞાન એ સબ્જેક્ટમાં જે ઊંડો ઉતર્યો બરોબર છે એ બાકી નો હોય તેમાં પેલામાં અહંકારી જ્ઞાન અને બુદ્ધિ કીધે બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિ જીત પણ આમાં ઊંડો ઉતર્યો હોય તો બુદ્ધિ બધાને હોય પણ આમાં ઊંડો ઉતર્યો હોય તો ઇન્કમ ટેક્સનો એક્સપર્ટ હોય તો ઇન્કમ ટેક્સ નિવેદલા મને તો દે નવો ઓબ્જેક્શન જો ત્રણ હતો તો સર્ટિફિકેટ આપો ત્રણ દાડો ઉતારો હતો એને હતો તેને નવ નું ઓબ્જેક્શન સર્ટિફિકેટ લખ્યા કનું બે લખ્યા એનઓસી મળી ગયું એનઓસી મળી ગયું જેમાં સંસારી ભોજન મોક્ષ જાય નહીં મોક્ષ જાય તો મોક્ષ મળ્યો નતો હા અહીંયા આગળ ભગવાન નો દ્વાર બંધ થઈ જાય વ્યવહાર ગુલાબ કહેવાય દાદા પણ બધાને આપે ખોલી આપ્યા બધાને ખોલી આપ્યા આપે ખાતો જ નથી તે ખાધરી તું ખાતો હોય તો તું ગમે તારે ધારે તારે કહી શકું તરત ભૂખ લાગે તો વધુ કેમ ગયો મારે રેવાતું નતું ને એટલે તારા નથી તું નહીં ખાતો લાઈફ નહીં પડે જરૂરદારી તે અલ્પાહાર કહેવાય શું કહેવાય અલ્પાહાર કહેવાય બ્રેકફાસ્ટ અલ્પાહાર અલ્પાહાર કહેવાય જે અલ્પાહારમાં પીવું બધા બધું જાણે એ પોતે કાય તે બીજો કાય તે દોડનાર પૂછે ખાનાર તમારી રીતે એ આમ ચાલે તું ચા આ આમ ચાલે તું ચા કે દાદા આપે બહુ સરસ ફિટ બધાને કરી આપ્યું છે કે એકો મેં સાસો અપ્પા અનંત અવતારથી આત્મા ખોળે છે એટલે મસ્તી જડે. એટલે જેને જડ્યો હોય તે દેખાય છે. કોઈ કરતું કોઈને જડેલો હોય આત્મા જડે એ વસ્તુ નથી. હા, એ વસ્તુ છે. હિન્દુસ્તાન લોકો એટલું જાણે કે આત્મા બારો બની શકતો નથી હા પછી પાણી પરગ પરડતો વાયુ ક્યાં થતો નથી પછી તો આપણા લોકો શું થયું એ સેક્ટિવિટી મનમાં એમાં હતા મરી જઈને પણ જીવન આપણે તો બીજા અવતારમાં જોવાનું ને તે પોતાની જાતને અવતારી માનતો હતો અવતાર બંધાયા કરે એવું માનતો હતો કારણ પોતે જાણતો ભરે નહીં મરે નહીં તમે બોલો બોલો તો તે તમે નહીં જોનાર તમે નહીં સાંભળનાર તમે નહીં આ બધી ક્રિયા તમે નહીં અને તમે બધું કર્યું એક પણ ક્રિયા એવી નથી જે તમે કરતા હોય બોલો કે કેટલી રીતે લોકો ફસાયા છે કેટલી ક્રિયાઓ હું મારી પાસે ફસાયા છે અરે પાર્ટી ક્રિયા રહેતી છે એ તો કોઈ બાબત છોડે નહીં બીજા કોઈ ભાઈ બીજી કઈ પગલું હશે જ્ઞાનિક પગલું બીજા હવે દાદા આ મિત્રા મુદ્રા અને આ જે આપ જે કહો છો તે આ બધું શાસ્ત્ર ની અંદર વાંચીએ કે તારું છેલ્લું જતું રહેશે થતું રહેશે કેવી રીતે બે આ બધું ગયું હોય તારે પેશન મારું તારું છું એવું જે જાણે છે એ તમને એ રીતે સમજાવે એટલે તમને ફીટ થઈ ગયું તમે બોલ છો એક માણસ મને પચાઘાત થઈ ગયો દાદા જ્ઞાન તો મને સારું છે અને આમાં રહેતો હતો પણ આ પચાઘાત થઈ ગયો હતો તને થયું કે ના મને નહીં થયું આ પચાઘાત જયારે થયો છે ત્યારે તું જાણતા છું કે આટલું અંગાર શું કર્યું છે તે તારે લોકોને કેવું લોકોને કહી દેવાનું અને લોકો કે અમે ધોવાયા છે તારે કઈ કોઈ ધોવાયા એવું કઈ દેવાનું એ તો બહુ સારું પાસે રાખે પણ આપણે રોજ ના રોજ ના પડોશી આપણે કેવું પછી જુઓ બધા એ પચાકાની બધા જુઓ અને પચાકા મને થયો છે ત્યાં પાંચ પાંચ વર્ષ જેવો અમુક પડ્યા કરે લાચાર થઈ ગયો હોય કરોડો રૂપિયા મેડિકલ પણ લાચાર અને કઈ પણ મિલકત ના હોય અને દાદા નો કઈ પણ દાદા ચાલી ગયો હોય ત્યારે પણ લાચાર ભગવાન છે તારી વાઇફની પર મારી બાઉન્ડ્રી શું કોણ મારી બાઉન્ડ્રી માં શું કોણ દાદાનો ઓળખ ભગવાન થી ડરેલી તમને છે અને ચેતન નોમ ના લીધું હોય છે આપણે કહી ડોલ ખાઈને પછી આટલી હતા ડોલ ખાઈ નાખી હતા ભગવાન ઓળખાય ભગવાન ઓળખાયો હતા અને ચેતન એવું છે એ તમારા બધા આશીર્વાદ ના ત્યાં મારે બી જાત એવું નથી મને કોઈ કહેતા હતા કે અમારા પૈસા લોકો રાખે નહીં હાલ નહીં પંદર સાહેબ આપી દઈશ કે પંદર બાકી જશે હિન્દુસ્તાનના લોકો જો ઉધાર રાખવામાં આવે બીજા દેશો કે પોતાની સિસ્ટમ નથી પણ આત્મા તો ખરો ને આત્મા બધા સરખા છે શેતાન ની અંદર આત્મા ખરો ને તો આત્મા બધા સરખા છે લગડીઓ આત્માની આ ડિઝાઇન જુદી મૂળ આત્મા એક છે એમાં આ શેતાન માં મિક્સિંગ વધારે એ વીટી એવી હોય પોતાના લાગ્યા કરે એક વીટી એવી હોય કે આનંદ એને ખબર નથી કે આ મુદત ની ખબર નથી એ કદાચ ઘાટ ગળામણ એટલું નથી પણ એની મુદત પડે નહીં આપણે એક જાત ઘડે ઘાટ કર્યો કે મુદત હોય મુદત પડે પડે નહીં ઘાટ મુદત બતાયા મારી સમાધિ થઈ વધતી ગઈ છે તો એક બહુ માટે કાઢી હતી ને અરે આ સાસુ સસરા બધા અંદર બધા પેસી ગયા છે બધા અંદર થી મુજાય છે પણ કોઈ વાંધો લેતો નથી તમ કેમ આયા જો ખર્ચા મળી શેઠ કેમ આમ થઈ ગયા મોડા પર દિવસ છે બહુ દિવસ બેસી નીકળ્યો બરાબર પડી ગઈ સમજણ પાડી દીધું કઈ જાણતા એટલે એટલે આખો જ આખો જ ચોથી કકડો કાપે તો જેટલી સ્લાઇસ માને પુનર્જન્મ માનવું એટલે બહુ બહુ બહુ ઊંચો થાય ત્યારે થાય ભયના જે લોકો સમજે છે એ તો દેખા દેખી આપણું વાતાવરણ વાંચી અને બુદ્ધિ એમની એમ કબૂલ કરે છે કે ના એમ હોવું જોઈએ પણ પ્રમાણ નથી એમ પ્રમાણ જોઈએ અને આપણે તો કહું કે કાયમી થયું નક્કી થયું કાયમી શાસ્ત્રકાર નથી કહ્યું પરબ્રહ્મ છે કે બ્રહ્મ જાણે છે મારે તો અવકાશ વધારે જ કરવાના મારા અવતાર બતાવ્યા કારણ આ ગયા બીજો આવશે પેલો અવતાર હતો એવું છે જેને જ્ઞાન છે એ બ્રહ્મ કહેવાય એ બ્રહ્મ જે અવિનાશી છે એવી એને સમજ છે એને બ્રહ્મ સ્વરૂપ કહેવાય આ જતા લખે ને બધા લોકો બ્રહ્મ સ્વરૂપ પણ બ્રહ્મ સ્વરૂપ એટલે આટલી જ વાત મુક્તિ આવતી અવિનાશી કેવડા કેટલાક લોકો એમ કે મારા હોળી બદલાયા કરે લોકો આખો આપણા થઈ ગયો વાત આપણે સમજાવીએ થાય બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે તો બ્રહ્મ બે મનુષ્ય છે કેટલાક એમાં પાણી મરી જઈએ અરે કઈ બીજું નથી કેટલાક ઘણા ખરા માણસ છે તેના આ નોકરી વાત કરું તમે તમે હોય તો લઈ લૌકિક વાદ ભગવાન આ બધું બનાવ્યું ભગવાન ભગવાન જ ભગવાન કરતા ના કરતા ભગવાન કઈ કરે છે એવો કોઈ ગ્રહ મને આપે ભગવાન ભગવાન ભગવાન છે અને આ બધું તારું પ્રોજેક્શન છે એવું કહેવાનું હા તારું પ્રોજેક્શન બહુ રિસ્પોન્સિબલ મને બી થયા કરશે તારું પછી આવું કર્યું તારા ફોન કર્યું પ્રોજેક્ટ આવું કર્યું આ પ્રોજેક્ટમાં એવું કર્યું કે બધાને મળી છે પણ તારા જે મને મળી છે એટલે પ્રોજેક્ટ કરવાનું કરવા આપનું જવાનું કોઈ કરે હારું બોલાવું શું કરવાનું હે દાદા પણ થયું કેવું કે આ ખબર ના પડી કે અમારું પ્રોજેક્શન છે એટલે પ્રોજેક્શન બહુ થઈ ગયું હવે હવે ખબર પડે છે કે આ પ્રોજેક્શન થઈ ગયું એટલે છૂટકો નથી પણ હવે આપની પાસેથી જાણવા મળ્યું કે હવે પ્રોજેક્ટ ના થઈએ તો સારું દરેક અવતાર રિસ્પોન્સિબલ તું જ માગે રિસ્પોન્સિબિલિટી સંધિર કરે ભગવાન ઉપર જાય ભગવાન દયાળુ ના હોય નથી ભગવાન જો દયાળુ હોય તો નિર્દય હોય ભગવાન દયાળુ હોય તો બીજું ભગવાન જો દયાળુ બહુ તો એ નિર્દય હોય તો જ દયાળુ હોય કારણ દયા ગુણ એ સંલગ્ન ગુણ હોવાથી એક એક હોય તો બીજું હોવું દયા ગુણ ગંગા ગુણ હોવાથી એક હોય તો બીજું અવશ્ય હોય મારે ભગવાન દયાળુ ના કહે મારે પણ દયાળુ મને પણ દયાળુ ના કરે પણ ના મોટા મોટા આચાર્ય મારા ખૂબ દયાળુ હોય છે મને કે એક ધારો એના કઈક બે ચોકડી કોઈ ગઈ તે જે ઉગ્ર થયેલા મારા નિર્દયતા કરી તારે મને ખબર પડી કે રહેવું કે જીતે કારણ કે રહેવું તે માટે જીતેતા હોય જ માટે ડરતા રહેજો દયાળુ હા નિર્દેતા વાપરું છું શું કહ્યું દાદા એ દયાળુ અને કરુણા દયા અને કરુણા અને દયાળુ અને કરુણાશીલ એ બે નું દ્રષ્ટાંત થી આપો સમજાવો ને આ દયા અને કરુણા દયાળુ અને કરુણાશીલતા એ જરા દ્રષ્ટાંત થી આપ જરા બોલાય નહીં કરુણા બધા બોલે છે કરુણા અહંકાર ગયા પછી નો શબ્દ અહંકાર પછી નો શબ્દ અને આપણા કે મુદત વાળો અને એની પાસે બિલાડી બિલાડીને મારે લખી બસ લાગી નાખે બે જવાબદારી રીતે લાકડી મારે શા માટે તે આમ કહ્યું જય મારી નાખે પણ ઉંદર મારી નાખે દયા રાખવા માટે તો બિલાડી પર જે છે હા દ્રષ્ટાંત આપો છો એ કબીર અને મહાવીર નું દ્રષ્ટાંત આપો એ બહુ સુંદર સમજાવશે એમને બધાને કબીર અને મહાવીર નું ના દયા અને કરુણા વિશે કબીર કબીર અને મહાવીર નું આપ દ્રષ્ટાંત આપો છો આ દયા અને અને ભગવાન એક વખત બુદ્ધ ભગવાન અને મહાવીર ભગવાન બધે બીજા કરતા કરતા ભેગા થઈ ગયા અને પછી એક જગ્યાએ બેઠા કંકાલી જતા અને ત્યાંથી એ ગામમાંથી એક માણસ એકદમ હાથ કપાઈ ગયેલા અને મહાન દુઃખી આખું શરીર સ્તર ભળે ત્યાં માણસને લોકો લઈ અને આમ જતા હતા બંનેની આંખ પડી દ્રષ્ટિ પડી બંને બંનેની દ્રષ્ટિ ભૂત ભગવાનની દ્રષ્ટિ પડી દ્રષ્ટિ પડી જગ્યા કરી આપી પડી બધા તેના ઉપર પેલા માણસ પર પેલો જે દુઃખી હતો માણસ નીચે ઉતારી શક્તિ પડી દુઃખ થયું પછી ભગવાન જોડે બેઠા હતા મારી મારી રમવું જોઈએ ત્યાં મારી કરવું દયા વાળો કેમ દયા કરે છે દયા વાળાને પોતાને દુઃખ થાય પોતાને દુઃખ થાય એ દુઃખ કર્યા વાળા દુખિયા છીએ પોતાનું દુઃખ ઘટાડવા માટે પોતાનું ભગવાન ભગવાન ભગવાન કરુણા વાળા છે એ સમજી જાય છે કે આ કર્મ નું ફળ છે તેની પર બલિ નાખે ભાવના કે જેથી કરીને સાતા સ્વયં કરવા સાતા વાળા અને તો બહુ દુઃખી થયા દુઃખ ખૂબ જ દુઃખ થાય જે દુઃખ પોતા સહન ના થાય એટલે એની પર દયા કરી અને રાષ્ટ્રપતિ પોતે કઈ કરી છૂટે ત્યારે ફળ મળશે કઈ કરી છૂટે ત્યારે એને શાંતિ પોતે અંદર થયા દયા કરુણા દયા એટલે પક્ષપાત દયા એટલે પક્ષપાત પણ દયા એ શરૂઆત ધર્મ ની બિગિનિંગ છે શરૂ થાય પણ ગંધ ગુણ હોવાથી એક ભય બીજું અવશ્ય હોય ભાવી કહેવાય અવિનાભાવી એક હોય હોય દ્વંદ છે આ લોકો કે ના બોલે આવું દ્વંદ્વ ક્યારે હોય શકે હોય તો જ દ્વૈત હોય તો જ અને દ્વૈત ને શું અદ્વૈત શેને શેના માટે એને વિકલ્પો થાય દ્વૈત ના વિકલ્પો આવ્યા એ લઈ જ નથી કાર્યમાં પડે દેહના કાર્ય ઉપયોગ રે તો અદ્વૈત છે અને પોતાના કાર્યમાં રે ત્યારે અદ્વૈત છે કાયમ માટે કહીને કહી શકાય તેમાં રીત ખોટી છે અને જો મૂળ આત્માને જ અદ્વૈત્ય હતો તો તો આગળ ત્યાં ગયા પછી પણ અદ્વૈત્ય હતો અદ્વૈત દેહના આધારે કહેવાય દેહના આધારે અદ્વૈત દેહનો આધાર અદ્વૈત નથી રહેતો મનુષ્ય માત્ર છે ફરજ તો ભગવાન એટલે ભગવાન તો ફરી છૂટકો આજુબાજુ છોકરા ઘી ના આવે ને તો છોકરો ઘી નથી કઈ જતા એટલે ફરજિયાત કરવું નહીં કરો તો લોક કરાડા ફરજિયાત છે આ બધા કે છે મારી ફરજો બધા ફરજિયાતમાં બદલવાનું બોલાતી કેવું તમે જવું લાગે બોલાય જે ફરજિયાત છે ચૂકો એટલે ફરજ એ ભગવાન નથી બરોબર ને એટલે મંદિરમાં ચીજ દસ કે ડેરાસમાં જવાની વાળાની જરૂર છે ક્યાં સુધી જરૂર છે કે તારો ભાઈ વાળો ભગવાન ત્યાં સુધી ના લાગે જરૂર છે અત્યારે તું તમે મંદિરમાં જઈશ અને કૃષ્ણ ભગવાન પગે લાગુ એ કૃષ્ણ ભગવાન બી લઈ જતા નથી એ છતાં તારા આત્માને મોકલી આપે છે કે આ કહીને તમને સમજે નથી તમારે જો ડીલિંગ સીધું નથી તો મારી પાસે આ ડીલિંગ કરે છે કીધું તો નહીં અત્યાર સુધી એવું કરતા હતા ને બોલાવે આવે અત્યાર સુધી તમે સમજાઈ વાળી બેસેલો હોય સવાલ જવાબ કરે એના પરથી ખબર પડે સવાલ જવાબ કરે કરીએ એના ઉપર ખબર પડે જવાબ કરીએ એના ઉપરથી ખબર પડે તો નહીં એબીસીડી લખી હોય એની ઉપરથી બતાવે કોઈ બોલાવે છે બહારની વાતો છે નહીં એ તો સાધના કોઈ કરેલું છે એ આધારે તો એક દેવને હોય ને તો થાય આત્મા કોઈ આવતો નથી આત્મા આવી શકે કારણ કે આત્મા પૂરો બહાર ફરતા જ નથી હોતા ભરતા હોય તો એ વાતચીત કરી શકે જ નહીં આ સુર બોડી ત્યાં હોય તમે એટલે એક દેવ સાધ્યો ને તે દેવ બોલ્યા કરે સાધના કરી દેવતા ની ચુકાય કયા દેવતા ની ચુકાય છે ત્યાં ભુવન રસી નિરંતર ઊંઘો ઉતરી છે જોખમ કરી આવે કામ કામ ધંધો છે નહીં કામ ધંધા ચાલો ઈચ્છા કરવી એ પણ એક ઈચ્છા છે અને તેથી મોક્ષ પણ એક અવસ્થા જ ગણાય સંતો મોક્ષ પ્રાપ્તિની વાતો કરે છે મોક્ષથી મુક્ત થવા માટેનો માર્ગ કયો સર્વ અવસ્થાઓમાં આત્મા પર છે સર્વ અવસ્થાઓથી આત્મા પર તેથી સ્વરૂપ ભાન થાય તો મુક્તિ ઈચ્છા સંભવી શકે ખરી છે